ઉત્તરાખંડ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અને અમદાવાદના સંસ્થાપક ધર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગલ પ્રવચન સંવંત બે હજાર એકતાલીસ ના કારતક સુદ ને શનિવાર તારીખ સત્યાવીસ દસ ઓગણીસો ચોર્યાસી નમો સ્વામિનારાયણ હરિ સમદર આઠ ને ચોતેર ના માક્ષર સુધી પૂનમ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહતત્વાદી ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ એનું સ્વરૂપ કેમ જાણવામાં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમના સ્વરૂપ તો એમના લક્ષણ ને જાણવે કરીને જણાય છે પ્રસાદ હું આગળ પૂછ્યો એમ હા એમને કાફલા એમાં ન જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મળતત્વાદી પ્રવિષ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે જો શું આનો અર્થ થઈ ગયો સૃષ્ટિ કરી એમાં બધા તત્વો એના લક્ષણ ને જાણે તો એના બંધન થકી મુકાય છે તત્વો જો જીવના શરીરમાં બધા તત્વો કામ કરનારા છે એને જાણી જાય એના લક્ષણ થઈ તો એનાથી મુકાઈ જાય ને જો ન જાણી શકે તો એના તત્વને બંધન કરતા તો વાંચન હોય ને થોડું જગત કારણ પુરુષ ને પ્રકૃતિ કાળ અને મહત્વ કઈ ચોવીસ એને જયારે જીવ જાણે ત્યારે માયા થકી નીકાળે હવે જાણી તો છે આમ બોલી એટલે મુકાઈ ગયા ને જાણ્યા હોય તો મુકાઈ જાય ને તો જાણ્યા નથી એમ માનતા જાણ્યા હોય જો ખાતું હોય તો ભૂખ હોય જાય હવે ભૂખ નથી કઈ તો એમ જાણવું ખાતું નથી સમજાય છે ને ખાવામાં ભૂખ ટાળવા માટે આપડે ખાવું પડે કે નહીં હા એ ખાવું પડે ન ખાય તો હા એમ કેમ નો હાલે સારું માગી દે હે માગી દે આમાં ન માગે કોઈ જાય એમ શું જજ પેલા ચોવીસ તત્વો ને જાણવે કરીને પેલા ચોવીસ તત્વો ને જાણવે કરીને પેલા મહતત્વ આદિ એ ચોવીસ તત્વો ને જાણવે કરીને અજ્ઞાન રૂપી જે ચોવીસ તત્વો આ માં ભર્યા છે એનાથી એ છૂટે એમ કહ્યું આ અજ્ઞાન રૂપી છે એમને પેલા જ્ઞાન રૂપી છે આ કારણ છે ને આ કાર્ય છે જે મૂળ છે ને એ કારણ કહેવાય અને કાર્ય રૂપે આમાં બેઠા છે આપણે કાર્યની આરે સંબંધ છે કારણ ને આરે નથી પણ કારણ ને જો જાણો તો આ કાર્ય થી છૂટું પડી જવાય એમ કે કારણ ને પણ પૂરા જાણવા જોઈએ એમને જાણીએ છીએ કે એક બે ત્રણ એમ નો ચાલે સમજાણું શું કારણ તત્વ કારણ નું તત્વ છે તો એનું કાર્ય જાય છે ને આપણે જાણીએ છીએ ને જાણીએ તો ઉપર ઉપર બોલી બતાવીએ કઈ જાણ્યું કેવાય કઈ બોલી બતાવીએ કે ભાઈ આ સોનું કેવાય સોનું કેવાય પણ એનાથી શું થયું ઘરમાં આવ્યું ઘરમાં આવ્યા વિના કેફ કેમ આવે હે આ બોલી તો બતાવ્યા જગત ના કારણ જગત ના કારણ એટલે પૂરું સમજવું જોઈએ આ બધા તત્વો છે આમાં નિમિત્ત રૂપ છે સૃષ્ટિ કરવામાં આ બધા નિમિત્તભૂત થાય છે નિમિત્ત નથી ઉપાદાન છે શું ઉપાદાન એમાંથી જ બન્યું પ્રકૃતિ ઉપાદાન અને નિમિત કહો તો નોખું રહેતું હોય એમાં નોખો છે એ બધા મજબગડીને બેઠા એટલે ઉપાદાન કહેવાય શું ઉપાદાન હા તમે ઘરણું હોનાનું બતાવ બનાવો પેલા હોનાનો ટુકડો હોય એમાંથી બને છે ને એમાંથી બન્યું એટલે એ ઉપાદાન કહેવાય નિમિત્ત નહીં નિમિત્ત હોની કારણ હોની માંથી ઘરેણું નથી થતું ઘરેણું થાય છે ઓલા હોના માંથી એ ઉપાદાન કહેવાય બધા જગત ના કારણ જો કહ્યું એવા કોણ જગત ના કારણ ને થાય અને કાળ તો નિમિત્ત કારણ પુરુષ એ નિમિત્ત કારણ એમાં લે પ્રકૃતિ પુરુષ કાળ મહતત્વાદી મહતત્વાદી ચોવીસ તત્વો સમાધિ થયા પ્રકૃતિમાં નવા લીધો નોખા હું કમ લઈ ગયા વચન તમે વાંચતા નહીં હો વાંચી જાય વાંચી શંકા ન થાય લે શંકા થાય પણ સમાધાન કોણ કરે શું ભાનુભાઈ કયું સમજાણું પેલાથી ચલાવેલી તત્વ નું છે એટલે એમાં આપ જયારે ખુલાસો કરશો તો પ્રકૃતિ એટલી કેમ ન કરી જો પ્રકૃતિ માં થયું તો પ્રકૃતિ એટલી કેમ ન કરી આ બધા હું કેમ લખ્યા પ્રકૃતિ એવું લાગે છે કે આમ પ્રકૃતિ એકલી થી આખું આ જગત સર્જન થતું નથી ને પ્રકૃતિ તો એક ભાગરૂપે હોય પણ કાળ ને પુરુષ ને એ તત્વો વિના પ્રકૃતિ એકલી સર્જન નથી કરતી જગત પ્રકૃતિ ઉપાદાન કહેવાય કાળ અને એ શું કહેવાય થઈ જાય પનુભાઈ નહી બોલો મહત્વવાદી સમાધિ થયા તો પછી પ્રકૃતિ કઈ અને પછી મહત્વવાદી હુકમ લખ્યા દેખાય છે એવું કોઈ કારણ થાય છે એના મૂળ રૂપે ઉપાદાન નિમિત્ત થાય અને આમ કાર્ય રૂપે ઉપાદાન એમ નો એટલે પ્રકૃતિ જો ઉપાદાન હોય તો એમાં ઓલાના પેટમાં પડ્યા એટલે આવી ગયા પણ એમાં આત્મા તો પ્રવેશ કર્યો આત્મા નું ક્યાં સંબંધ એ પુરુષ તો એક બાજુ ઉભો છે એક બાજુ ઉભો છે પ્રકૃતિ પુરુષ કાળ અને મહત્વ વિસ્તાર તત્વો ખરું આપણી આ બધી આ સૃષ્ટિ છે ને આપણે માનવ સૃષ્ટિ માનવ શું આ પશુ ગણો ગમે એ ગણો આ માનવ સૃષ્ટિ નીચલો ભાગ એને ઉત્પન્ન કરવામાં મહતા દીપ ચોવીસ તત્વો છે એ સિદ્ધિ પ્રકૃતિ માંથી નથી થયા સિદ્ધિ પ્રકૃતિ માંથી આ નથી બનતા મનુષ્ય આ સિદ્ધા પ્રકૃતિ માંથી નથી જન્મતા કોઈ પ્રકૃતિ માંથી તો મહત્વાદી થયા અને એમાંથી આ બ્રહ્માંડ સર્જાયું ભાઈ એટલે મૂળ કારણ પ્રકૃતિ થાય અને આ કા પુરુષ અને કાળ એ નિમિત્ત રહે એ ઉપાદાન નથી એમાંથી આ મહત્વાદી થયા અને એના કાર્ય રૂપે આ બ્રહ્માંડ એના કાર્ય રૂપે આ બ્રહ્માંડ બ્રહ્માંડમાં વિવિધ સૃષ્ટિ એક જાતની નથી અનેક જાત જો આપણે માણસ માંથી માણસ જન્મે ખરો બધા એક સરખા જન્મે ડાક્ટર નો દીકરો ડાક્ટર જન્મે ને વકીલ નો દીકરો વકીલ જ થાય ને સમજણ પડી ગઈ અને ઝાડ માંથી ઝાડ થાય બદામ નું ઝાડ હોય એમાંથી પાવળ નો થાય થાય બદામ માંથી બદામ જ થાય લીમડા માંથી લીમડો જ થાય અને આ માનવ સૃષ્ટિ નીચે જ્યાં આવીને વેપારી નો દીકરો વેપારી થાય એવું હોય જ નહીં હો માસ્તર નો છોકરો માસ્ટર થાય ડાક્ટર નો ડાક્ટર થાય જ નહીં ભલે કોક થતા હોય પણ એ નિયમ નથી થાય એમ સાથી એવા નહીં બોલો આવડા પૂર્વ કર્મ ના અધીન ને ભૂલી એકદમ ન નાખીએ થોડોક વિચાર કરવો પડે દેખાય કઈ બુદ્ધિ વાળા નો છોકરો બુદ્ધિ વાળો થાય ને બદામ માંથી કેમ બદામ થાય બાવળ માંથી બાવળ જ થાય છે સ્વામી વાત તો બે જુદી વાત છે બાવળ માંથી બાવળ છે માણસ માંથી માણસ તો થાય જ છે માણસ માંથી માણસ થાય છે બીજી વાત આખી અલગ મારી વાત સાંભળો એટલે મારે લઈ જવું છે જ એમાં તમે આગળ શું થવા થયા આ મહત્વવાદી જે તત્વો છે ને એ ક્રમિક કહેવાય શું કહેવાય ક્રમિક એટલે ક્રમ પ્રમાણે જ આવે એમાં ઉલટ સુલટ નો થાય ક્રમિક સૃષ્ટિ છે એમાં ઉલટ સુલટ નહીં જો ગાય માંથી ગાય હાચી ક્રમિક પછી આ ગાય અધમણ દૂધ કરે છે એની દીકરી અધમણ દૂધ કરે એવું ન બને ત્યાં ફેરફાર પડી ગયો અને એની ગાય માંથી જે પ્રજા થાય એ કઈ ગાય જ જન્મે વાછડો ન જન્મે એવું ન હોય કારણ કે ત્યાં જે આત્મા એમાં આવ્યો એના કર્મ સંસ્કાર એને લાગુ પડી જાય પછી અને ક્રમિક માં નહીં ઝાડ માંથી ઝાડ પહાડ માંથી પહાડ પશુ માંથી પશુ એ બધા ક્રમિક દ્રષ્ટિ કહેવાય અનુક્રમે ચાલ્યા આવ્યા ત્યાં સુધી મહત્વવાદી સુધી મહત્વવાદી પૂરા થઈ જાય પછી કર્મ ને આધારે બધી ઉપલા ભાગમાં કર્મ નથી જાણી રાખજો થોડુંકો મહત્વવાદી જે કર્મ ને અનુસારે નથી ક્રમિક સૃષ્ટિ કહેવાય એ ઈશ્વરના ઘરનો આ નિયમ છે આથી આ આથી આ આથી આ અને પછી એનાથી જે થયું ને એ બધા આત્માના સંસ્કાર ને અનુસારે ઉભું થાય તત્વો ઓલ્યા હોય પણ એ તત્વો આના સંસ્કાર ને અંગે કામ કરે ઓછામાં તો ગાંડા માણા ને આંખો આપડા જેવી જ હોય કાને આપડા જેવા હોય બધું હોય પણ ડાયો કામ કરે એમ ગાંડો ક્યાંથી કરે ઇન્દ્રિયો દ્વારે ત્યાં કર્મ ના સંસ્કારો ઓલી ક્રમિક સૃષ્ટિ કહેવાય આ કર્મ ને આધીન આમાં લખ્યું પ્રકૃતિ પુરુષ કાળ અને અને પછી તેનાથી કોણ ત્યાં એમના સ્વરૂપ ને જાણે ત્યારે આનાથી મુકાય બોલો પોતાને વિશે રહી જે અવિદ્યા પોતાને વિશે રહી જે હવે પોતાને વિશે એટલે આત્મામાં ત્યાં પાછું ઓલી સૃષ્ટિ નથી અને તેના તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે તત્વો જુદા ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ મહારાજ એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમના સ્વરૂપ તો એમના લક્ષણ ને જાણવે કરીને જણાય છે એ લક્ષણ કહીએ છીએ જે ના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ અને અનાદિ અને અનંત અને સત્ય અને સ્વયં જ્યોતિ અને સર્વજ્ઞ અને દિવ્ય વિગ્રહ અને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે પુરુષ ના કેટલા વિશેષણો સમજાણા બધા બોલો પુરુષ કોણ પુરુષ કેવો છે જેટલા ભગવાન ના વિશેષણ એટલા એના છે નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતી એટલે શું એ આપણને કોઈ કઈ શબ્દ સાંભળીને કઈ આશ્ચર્ય થતું નથી આશ્ચર્ય પ્રકૃતિના નિયંતા પ્રકૃતિ થકી વિજાતિ એટલે પ્રકૃતિ નો કોઈ ધર્મ એમાં નથી કઈ વિજાતિ કેવાય વિજાતિ કેમ કેવાય માણસ અને પશુ એ વિજાતિ વિજાતિ સાથી આના અવયવ આના જેવા નથી આના અવયવ આના જેવા નથી આની રીત ભાત આની રીત ભાત કોઈ એક ન હોય તો બીજા કહેવાય ત્યારે પુરુષ આનંદ આનંદ અને સત્ય સત્ય અને સ્વયં જ્યોતિ સ્વયં જ્યોતિ એ કોઈને આધારે પ્રકાશવાન નથી સ્વયં કોઈ વસ્તુ એનાથી કઈ પણ અજાણી નહીં એટલે ભગવાન ના વિશેષણો છે એટલા બધા એને લાગુ પડે એલા સાથે લાગુ પડતા હશે બોલો એમાં છે સાચું ભણી સાથી એક તો એ માયા થી પર અને બ્રહ્મરૂપ છે અને બ્રહ્મરૂપ એવા જે પુરુષ એ ભગવાન ના સાધર્મ્ય પણ યુક્ત છે પછી અને સૃષ્ટિ ના સંચાલન માં ભગવાન ની સેવા એને સ્વીકારી એટલે સૃષ્ટિ ને ઉપયોગી જે ભગવાન નું અસાધારણ ઐશ્વર્ય છે જે બીજા કોઈને મળતું નથી મુક્તોને એ એ ઐશ્વર્ય ભગવાને પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પુરુષને આપ્યું છે ત્યારે આનંદ કોટી બ્રહ્માંડ ની સૃષ્ટિ કરે બરાબર તો કેમ કેવાય પણ આ કોઈ પોતાની ઉપર જોતું હશે કઈ કોઈ જોતું હશે કે નહી જોતું હોય એટલો તો વાંધો હોય જોયે તો કામ બીજાની વાતો તો કરી હશે હે એમ ભૂખ ની વાત ભેગું થઈ જાય ક્યારેક નહીં લાગે પછી આ તો વાંચવાનું છે બુદ્ધિ પહોંચે જો માણસ ની બુદ્ધિ ન પહોંચે તો લખ્યું ખોટું પડે પણ પહોંચાડવા પ્રયત્ન કરનારા ઓછા એમ કેવાય બુદ્ધિ ન પહોંચે એમ ન કેવાય જીવ એવો ગફલ છે કે પહોંચે પહોંચાડવા પ્રયત્ન જ કરતો નથી સમજાય છે બોલો બોલો પુરુષ એટલા બધા તૈયાર છે પરમ પુરુષ સવ દ્રષ્ટિ પામી ભગવાન ની જે દ્રષ્ટિ બ્રહ્માંડો સર્જવા માટેની જે એના હેતુઓ રહ્યા છે એને એ આમ ઈશારાથી સમજી જાય એટલા તમે બધા સમજી જાવ છો ને બરાબર ખબર પણ હું તો સમજી જાઉં છું ને તમારા એ સારા <laughs> હું તમારું કાર્ય છો તમે મારું કાર્ય છો એમાં બધા ભગવાન હે ભગવાન આમાં તો આવું પણ આવવું જોઈએ કોણ આવું લખીને સમજાવે એ શુકાન સામે એ મુક્તાન સામે ગોપાળાન સામે આ બધું લખે લખનારા ની દ્રષ્ટિ કેટલી હશે આપણે એક નાનકડો ચાર લીટી નો લેખ લખવો હોય તો નથી લખતા એ જુઓ કેટલા નીચે થઈએ એનું કઈક તો મનમાં સમજે હોવ વાતું કરી એટલે આવડા રાજી થાય એમાં આપણને સંતોષ મળી જાય કે આપણે ખરેખર થઈ ગયા ખેલ કરવા કામ કરવામાં નહીં હો ખેલ કરવો એ જુદો છે અને કામ કરવું એ જુદું છે બીજું સમજાણું કઈ મજબા પ્રકૃતિ ગુરુ કાળ મહતત્વાદિક ચોવીસ તત્વો મહતત્વાદિક ચોવીસ તત્વો પ્રકૃતિ માંથી નીકળ્યા બીજા માંથી તો પ્રકૃતિ કઈ એમાં નો આવી ગયા હું કામ નો ખાલી છે બોલો ભાઈ હું કામ નો ખાલી છે અને જાણે તો અહીંયા મુક્ત થવાય કે આપણે મુક્ત તો કઈ થવું નથી ને એટલે કઈ બહુ દાખલો કરવાની જરૂર નહીં આ નકામું આ છોડી દેવું આ મયું છોડાય છોડવું પડે છોડવું પડશે ન છોડાય તો પણ છોડવું પડે તો આવડવા જાણવું પડે જાણ્યા વિના છોડાય નહીં મારો પ્રશ્ન સમજા દેવ પ્રસાદ શું સમજાનો પ્રશ્ન એ કહો લ્યો પ્રકૃતિ હા જો ચોવીસ તત્વ નથી હો મહદાદિક તત્વ બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ શું તમને દેખાય નિયમ શાસ્ત્રી શું છે કે એક શબ્દ થી પતતું હોય તો બીજો શબ્દ મૂકે નહીં શાસ્ત્ર જો એક થી ન પતતું હોય તો જ બીજો શબ્દ મુકાય છે અહીંયા બીજા શબ્દો મૂક્યા મહદાદી પ્રકૃતિમાંથી પ્રકૃતિમાંથી નીકળ્યા છે છતાં એટલાથી સંતોષ ન થયો ત્યારે મહદાદિક ના નોખા લખ્યા અને પછી શું લખ્યું જો તત્વને જાણે ત્યારે શું થાય જીવને વિશે રહી જે અવિદ્યા તેને વિશે જીવને હા અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય તેના બંધન થકી મુકાય છે ક્યારે મુકાય કાવડા ને જાણે ત્યારે હવે આવડા ને જયારે જાણ્યા જે જાણવા જેવા છે એ ઉપલા ભાગમાં છે એ નીચલા ભાગમાં નથી મહદાદેક ચોવીસ તત્વ એ સૃષ્ટિ પછી નથી થયા શું સૃષ્ટિ પછી નથી થયા સૃષ્ટિ પછી તો બ્રહ્માંડો થયા એ બ્રહ્માંડો અને મહદાદિક તો એની પેલા પડ્યા છે અને મુકાવું છે કે નથી ચોવીસ તત્વ અને ચોવીસ તત્વ ના કાર્ય એટલે એનાથી મુકાવવું છે એ આને જાણીએ ત્યાર પછી મુકાય એને જાણે એટલે તરત એની તૈયારી થાય અને જાણ્યા વિના તૈયારી જેમ થાય મહદાદિત તત્વો ને જાણવા તો અવિદ્યા અવિદ્યા કાર્ય અકાર માત્ર અકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ અને સર્વજ્ઞ એવા પુરુષ છે આકાર માત્ર ના કારણો પ્રવૃત્તિ આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ એમાં કઈ નોખું પડતું હશે બોલો ભાઈ પણ કોણ નિર્યા છે કઈ વિચાર આલોચિત કર્યા ન હોય આ જરૂર નું નહીં ને આપડે પૂછાય નહીં આમાં વિચાર સાગર સ્વામી સમજાવતા હતા પછી એમાં તો હરફ હિન્દ્રી આવે ત્યાં તો હરફ હિન્દ્રી હરફ હિન્દ્રી આમાં શું સાંભળવું આમાં કઈ સાંભળે પ્રકૃતિ આ તો એની પ્રવૃત્તિ કારણ છે એના કોઈ એટલે શું ગયું પ્રકૃતિ છે પ્રકૃતિ માંથી આકાર કરે છે પ્રવૃત્તિ ના કારણ આકાર માત્ર ને પ્રવૃત્તિ ના કારણ એ પુરુષ છે આકાર માત્ર નું કારણ પ્રકૃતિ આકાર માત્ર ને પ્રવૃત્તિના કારણ પુરુષ છે હવે એ પુરુષ અનંત આત્માઓના આત્મા કહેવાય અનંત આત્માઓના આત્મા એ બધા માં પાછો બેઠો પુરુષ એટલે એનો કાર્ય આપણે આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિના કારણ એ પુરુષ છે એના સર્વ જ્ઞાન કોઈ પણ વસ્તુ એના જ્ઞાન બારી નથી જાણમાં બારી નથી સર્વ જ્ઞાન કોઈ વસ્તુ અજાણે નહીં કોઈ એટલે નરકમાં એક જીવ પડ્યો હોય અને દુઃખ ભોગવતો હોય સ્વર્ગ માર્યો હોય ખૂબ સુખ ભોગવે એ એનાથી અજાણ્યું નથી કઈ અજાણ્યું નથી છતાં એ પુરુષ દયાળુ ન બને અને ક્રોધીય ન બીજો ન રહી શકે આપણે કોઈ કાર્યું ન કરે તો ખીજાય ન ખીજાય કાર્યું કરે તો રાજી થઈ જાય આપણી શક્તિ બહુ જ કુંઠિત એટલે આ મુઠ્ઠી છે એટલે ન ચાલી જાય અને ઈશ્વર છે એ કોઈ દી ખીજાય ને કોઈ રાજી જો રાજી થાય તો ખીજા તો હોય એ રાજી થાય એ જરૂર ખીજાય અને એ ખીજાય તો આ જીત જગત જીવે છે સમગ્ર કાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ અને ચેતક ના જેવા પુરુષ છે જો આકાર માત્ર ને પ્રવૃત્તિ ના કારણ હવે ક્ષેત્ર હું કહું પ્રવૃત્તિનું કારણ અને ક્ષેત્રજ્ઞ પણ જુદા જુદા ધર્મ છે જે ચેતન વગર પ્રવૃત્તિ સંભવતી જ નથી કેવળ જળ પ્રકૃતિમાંથી પ્રવૃત્તિ થાય નહીં એટલે પ્રવૃત્તિના કારણ રૂપે પણ છે અને ક્ષેત્રજ્ઞ એવી જે પ્રકૃતિ એના સ્વરૂપના યથાર્થ ક્ષેત્ર એવી પ્રકૃતિ એના અને આત્માઓ એની સાથે જોડાયેલા એ બધાને સંપૂર્ણપણે જાણનારા જો જાણે નહીં આત્મા અને દેહ બંને ને બરાબર જાણે અને દેહ ની પ્રવૃત્તિ ના ઈકાર હાલો હું તો ઝીણું ઝીણું કાઢું અને અને જે પ્રકૃતિ છે જે ત્રિગુણાત્મક છે અને જળ ચિદાત્મક છે અને નિત્ય છે અને નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાન ની શક્તિ છે અને ગુણ સામ્ય અને નિર્વિશે કારણ વાસના એ સહિત અનેક જીવો એના ઉદર માં છે ધરતીમાં જેમ બિયારણ કર્યું છે

એમાં જ છે ભગવાન ની શક્તિ છે અને ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા એનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ તમે વાંચો છો ને ના ના ગુણ સામ્ય ગુણ સામ્ય શું કહેવાય ખબર હોય અમને ખબર વિશેષ બારી વાત રહી આ માંદા પડે ને નિર્દોષ થાય નિર્દોષ નિર્દોષ એટલે શું સમાનતા થઈ જાય એમ કે છે ત્રણ ગુણ સત્વર અને એટલે શું બરાબર છે પણ દોષ એટલે શું હોય આપણે આ બેઠા થઈએ ને આપણે વિષમતામાં સત્વર ખરા પણ ઓછા વધતા પ્રમાણમાં એટલે બરાબર જીવત અને જો ત્રણેય ભાઈ ભેળા થયા એટલે એક દંડો ઉપડે સરસ અને ઉપાડો દોષ થાય ત્યારે ઉપાડવાનો થાય ગુણ સમાન અવસ્થામાં હોય કઈ માયા એટલે પ્રલય ત્રણેય સમાન અવસ્થામાં હોય પછી સૃષ્ટિ હોય જ દ્રષ્ટિ વિષમતામાં થાય સમાનતામાં પ્રલય થાય ત્યારે તો કોઈ માયા ના માયાના ઉદરમાં પડી હોય ત્યારે એટલી માયા એ ખેડી હોય તો ગુણ સામ્ય હોય એને ગુણ સમાન ગુણ સામ્ય અને નિર્વિશેષ વિશેષ એટલે ભેદ એટલે આ મનુષ્ય દેવ પશુ પક્ષી કોઈ જાત નો ભેદ ન હોય કઈ દેખાય જ નહીં નિર્વિશેષ એટલે કોઈ ક્રિયા જ ના હોય ગુણ સામ્ય નિર્વિશેષ અને એવી જે માયા ગુણ સામ્ય ને નિર્વિશા એવી માયા માયાનું લક્ષણ શું ત્યારે ગુણ ની સમાન અવસ્થા અને કોઈ ભેદ ન હોય વર્ગ ન હોય ત્યારે માયા ગણાય અને જો વર્ગ આવ્યો એટલે સૃષ્ટિ થઈ માયા શુદ્ધ ન રહે એમાં જીવ ક્રિયા કરતા થઈ જાય એના ભાગ એમાં પેટમાં એટલે બે થઈ જાય જીવ ક્રિયા કોઈ કરતો જ ન હોય એ સામી અવસ્થામાં મોઢા અવસ્થામાં એમને પીડ્યા હોય એ ગુણ સામ્ય અને નિર્વેશે એની જે માયા એનો ખબ કરે એને કાળ કહીએ પાછું ગુણ સામ્ય છે કોઈ ભેદ નથી તો ખાય કેમ નથી દ્રષ્ટિ તો એનો ક્ષોભ કરે કોણ કાળ કાળ પુરુષમાં પ્રવેશ કરે અને એને હદ બચાવે આપડે ઘોર ઊંઘમાં પીડ્યા હોઈએ અને જગાડવા હોય તો બીજો આમાં ઢંડોળન માલિક કાળ ઢંડોળે છે એટલે એના પેલા ત્રણ ગુણ છે ને એ ઊંચા નીચા થાય એ ઊંચા નીચા થાય એ જરાક ઊંચા નીચા થયા ત્યાં મારી પાસે ભેદ ઉભા થાય આ દેવ ને મનુષ્ય ને પછી ગુણ સામ્યાન જે તત્વ તેના લક્ષણ કહીએ સાંભળો જે ચિત્ત ને અને મહતત્વ ને અભેદપણે જાણવું અને જે મહતત્વ ને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે અને પ્રકાશમાન છે અને સ્વચ્છ છે અને શુદ્ધ તત્વમય છે અને શાંત છે હવે અહંકાર નું લક્ષણ કહીએ છે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે મને દેખાતું તમે કઈ હાલે એવું નથી આગળ મહતત્વાદી જે તત્વ એના લક્ષણ કહીએ એ સાંભળો એ ચિત્ત ને મહતત્વ ને અભેદપણે જાણવું અને જે મહતત્વ ને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે એવી જ રીતે સૃષ્ટિના મુખ્ય કારણ મનુષ્યો છે મનુષ્યને માટે સૃષ્ટિ કરી દેવને માટે પશુ પક્ષીને માટે સૃષ્ટિ નથી સૃષ્ટિ કેને માટે મનુષ્ય માટે દરેક સૃષ્ટિના પદાર્થો માણસ ભોગવે મનુષ્ય દરેક નો ભોગતા છે અહીંથી પુણ્ય કરીને સ્વર્ગ માં જાય તો સ્વર્ગ સુખ નો પણ આ ભોગતા મનુષ્ય જ છે મનુષ્ય ને માટે સૃષ્ટિ એવા જે મનુષ્યો એના કર્મ વિપાક પ્રમાણે ઊંચા નીચા ભાગમાં બધા નીચા કરે ઘડીક સ્વર્ગમાં ઘડીક મૃત્યુમાં ઘડી પાતાળમાં ઊંચા નીચા જો હવે જે મહતત્વ માં જેટલી શક્તિ ભરી છે એની શક્તિ માનવી ના ચિત્ત માં ભરી માનવી ના ચિત્ત માં રાત્રિએ ઘોર ઊંઘમાં સુતા હો ચિત્ત કામ કરે પાછો ચિત્ત જુદો મન જુદો એના પાછા વિભાગો છે એમાં મન લય થાય એટલે ઊંઘમાં વયું જાય ચિત્ત જાગતું રહે અને એ અખંડ એના સંકલ્પના પ્રવાહો મારી પાસે ચાલુ એમાં કોઈ કોઈ પ્રવાહ જયારે સ્વપ્ન ભાગમાં જ્યાં જરા ભાગ દેખાઈ જાય પણ ચિત્તને વિશે આખું જગત ગયું આખું એટલે કેટલું સ્વર્ગ મૃત્યુ પાતાળ બધું મારી આમ આપે આટલી ચિત્તની વિશેષતા છે બધા તત્વોમાં અને ચિત્તના અધિષ્ઠાતા દેવ વાસુદેવ અનિરુદ્ધ નહીં પ્રદ્યુમ્ન નહીં સંઘર્ષણ નહીં વાસુદેવ છે વાસુદેવ ને પરબ્રહ્મ ને આ આટલું બધું ભર્યું છે એને કેમ પાછું આ ચલાવવું એ પુરુષ ના અનુસંધાન ચાલે કર્મ ફળ પ્રદાતા ત્યાં પૂર્વે જેવા કર્મ કર્યા હોય એવું ફળ આગળ ફલિત થાય એટલે ચિત્તને મહત્વ ને અભેદપણે કહ્યું આ આખું બ્રહ્માંડ ભર્યું મહત્તત્વમાં આખું બ્રહ્માંડ આપણી વ્યક્તિ પૂરતું આખું જન્મ મરણ નું માળખું લક્ષોરાથી ગર્ભવાસો જે હોય એ બધું ચિત્તમાં ભેર્યું એનું આખા બ્રહ્માંડ નું ભેર્યું છે અને વ્યક્તિગત ભેર્યું ચિત્ત મારો એટલે ચિત્ત ને મહત્વ ને અભેદ પડે અને એના દેવતા વાસુદેવ વાસુદેવ એના કર્મ ફળ પ્રદાતા થાય અદલ આવી ને તો લોકો પક્ષપાત કરી જાય કોઈ ના કરે એના જે અધિષ્ઠાતા છે માલિકા એટલે અદલ ચાલે એ ક્રમ બહુ સૂક્ષ્મ અને ઊંચો છે અને બરાબર વ્યક્તિ જયારે સમજવા બેસી હતી આવે ભણતા એના જવાબ દેતા હોય આનંદ ઓર હોય આજુ ભણાવનારા નથી ભણનારું નથી કેવળ અંતર રાગમાં સૌ શબ્દો ખાની એનું આખું બ્રહ્માંડ ની અંદર જે જે સર્જન થાય એ બધું થાય વાસુદેવ દ્વારા મહત્વમાં વાસુદેવ જેના અધિષ્ઠાતા અનંત કોટી બ્રહ્માંડ નું સર્જન એમાંથી કરે કરીને સમગ્ર જગત રહ્યું છે સમગ્ર અને પોતે નિર્વિકાર છે એ ગમે એટલું એમાં રહ્યું એનો પાસ એને ન અડે જો આપણે તમે ગ્રસ્ત પેલા કોઈ છોકરા અહીંયા હોય નહીં અને પછી જયારે થાય પછી તમે જગત માંથી છૂટા પડીને અહીંયા રોકાવ ત્યાં કોઈ નતું ત્યાં લગી જગત બધું દેખાતું પછી જગત ઓછું દેખાય અહીંયા દેખાય એમાં જો કયા કરો થયો કઈ કામવા વાળો એટલે ઓલી ખાવ તમે આમાં આવી જાવ અને પોતે નિર્વિકાર છે અને પ્રકાશમાન છે અને સ્વચ્છ છે અને શુદ્ધ સત્વમય છે અને શાંત છે શુદ્ધ સત્વમય એટલે ભાગ વિના હવે અહંકાર નું લક્ષણ કહીએ છીએ અહંકાર જે છે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને પ્રાણ એ ત્રિવેની ઉત્પત્તિ નું કારણ છે અહંકાર માંથી દેવતા વિચાર કર્યો કોઈ નહીં એમાં કોઈ વિચાર નહીં અને હરખ નથી કોઈ ના આવતો એટલે જ્યાં વિચાર કરે બિચારા તો નાના હતા ત્યાંથી હરખ આવતો સાંભળવાનો જાણવાનો આમાં બધા એને હરખ આવતો હશે તમે કો આમાં હું એક જ અવગુણ્યો છું બોલો અને એને વિશે શાંત પણ છે એમાં અહંકાર અહંકાર શાંત હોય ને બોલો બોલો ભાઈ બોલો અંદર શાંત હોય ને વિચાર જ કર્યા હોય ને ભાઈ આ બિન જરૂરી વસ્તુ છે અહંકાર ના ત્રણ છે એમાં તત્વગુણી અહંકાર છે શાંત છે જે સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે ઘોરપણું છે અને મૂઢપણું છે હવે મન નું લક્ષણ કહીએ હવે કોણ કહેવાય એમાં પછી હવે મન નું લક્ષણ કહીએ છીએ જે મન જે તે સ્ત્રીયાદિક પદાર્થ ની તે જે સમગ્ર કામના તેની ઉત્પત્તિ નું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સંકલ્પ વિકલ્પ માં તો જાણતા હો ને બોલો જે અસંબંધી થાય એ સંકલ્પ થાય એ વિકલ્પ એ આત્મનો સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે હવે બુદ્ધિ નું લક્ષણ કહીએ છીએ જે બુદ્ધિ ને વિશે પદાર્થ માત્ર નું જ્ઞાન રહ્યું છે સમગ્ર ઇન્દ્રિયો ને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે અને જે બુદ્ધિ ને વિશે સંશય નિશ્ચય નિદ્રા અને તૃતિ એ રહ્યા છે અને શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ગ્રાણ વાઘ પાણી પાદ પાયુ અને ઉપસ્થ એ જે દસ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું હવે પંચ માત્રાના લક્ષણ કહીએ છીએ તેમ હવે પંચ માત્ર ના લક્ષણ કહીએ છીએ માત્ર હું કેવા ભાઈ બોલો એના નામ સાધુ ભીડ્યા માત્ર પાડેલા નામ નથી આ જગત માં પેલા ફયું નામ પાડતી ને એ નથી માત્ર અહંકાર નથી જયારે આકાશ નું સર્જન થતું હોય ત્યારે એનો વિચલો ભાગ જે તૈયાર કહેવામાં તો આપણે કોઈ પણ સાચું એનું નામ પાડ્યું તો હાલત નથી પૃથ્વી છે એના સારું ગુણ હોય એટલે માત્ર માત્ર એટલે બીજો ભાગ રહી છે એ ભાવ થી રહી તેમ સૂક્ષ્મ ભાવ ક્યાં જેનાથી આ મપાય છે એનું નામ માત્ર નિયંદે માત્ર પંચ માત્રા ના લક્ષણ કહીએ છીએ તેમાં શબ્દ નું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્ર નો આશ્રય છે અને વ્યવહાર માત્ર નો કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશ ને વિશે રહેવાપણું છે અને આકાશ ની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે એ શબ્દ નું લક્ષણ છે હવે સ્પર્શ નું લક્ષણ કહીએ છીએ જે સ્પર્શ છે તે વાયુ ની તન્માત્રા છે અને કોમળપણું કઠણપણું શીતળપણું ઉષ્ણપણું અને સ્વતાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થ માત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિમાણપણું અને તે તેજ તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું અને એ રૂપનું રૂપપણું છે હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું તીખાપણું કસાયેલાપણું કડવાપણું ખાટાપણું ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે સુગંધપણું દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ગ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું પણ છે હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ સર્વ જીવ માત્ર નું ધારવાપણું અને લોક રૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે હવે જળનું લક્ષણ કહીએ છીએ જે પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું અને પદાર્થ ને કોમળ કરવાપણું અને ભીનું કરવાપણું અને તૃપ્તિ ને કરવાપણું અને પ્રાણી માત્રને જીવાડવાપણું અને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું અને તાપને ટાળવાપણું અને બહુપણું એ જળનું લક્ષણ છે હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું અને અન્નાદિકને પચવી નાખવાપણું અને રસને ગ્રહણ કરવાપણું અને કાષ્ટને હુદ્ધ નું ગ્રહણ કરવાપણું અને તાજને હરવાપણું અને શોષણ કરવાપણું અને સુધાને તૃષા એ તે એ તેજ નું લક્ષણ છે હવે વાયુ નું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિક ને કંપાવવાપણું તૃણાદિક ને ભેગા કરવાપણું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણે એ વાયુ નું લક્ષણ છે હવે આકાશ નું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવ માત્ર ને અવકાશ દેવાપણું અને ભૂત પ્રાણી માત્ર નો જે દેહ તેનો માહિલો વ્યવહાર અને દેહનો બહારનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણ એ જીવ અને જીવ એ શરીરેનું સ્થાનકપણું આકાશ નું લક્ષણ છે એવી રીતે ચોવીસ તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે જાણી લીધું ને કેટલી સુંદર વાતો ને મોટી વાતો છે ઘરની મિલકત છે પણ આપણે વાપરતા નથી